સ્વસ્થ કરે શાંતિ રાખીએ તો માર્ગ ઘડે શાંતિ રાખીએ તો માર્ગ ઘડે માર્ગ ઘડે માર્ગ શાંતિ કેવી રાખો છો બહુ કોઈ ચીજ નો નિર્ણય નહીં લેવાનો ક્ષમતા રાખીએ સાચી સાચી ને ચાલીએ એટલી શાંતિ રહે નહીં તો દોડધામ કરીએ એટલી શાંતિ રહે એટલે કોઈ નિયમ ના હારા નિયમ જોઈએ તો મનમાં કોઈ નિયમ ના આરાધન કરીએ ને મન શાંતિ વાળું જ છે વિચાર આપણે ઘણી નિયમો રહેતા નથી શું થાય એ બોલતા મન તો શાંતિ વાળું છે આપણે નિયમ નથી રહેતા એટલે અશાંત થઈ જાય છે મન ઘણી જુદી જુદી વસ્તુઓ જુદા જુદા સિંગલ જુદી જુદી વસ્તુઓ આનાથી શાંતિ આનાથી શાંતિ કોઈ બધું આપણે જોઈએ કે નથી એટલા બધા સહયોગો જુદી જુદી રીતો છે આપણને લાગે કે આમાં શાંતિ રહેશે આમ કરીએ આમ શાંતિ રહેશે ઉપાય કરીએ આપણે બીજા ઘટકમાં જરૂર નથી નિરાંત ઠંડી એટલી જરૂર નથી છે રસ છે બધી નિરાંત જમ્યા બીજું ઘટક તો શું છે ડાયાબિટીસ ની તકલીફ છે ને તો એને સ્વીકાર શાંતિ કે આપણે ભટકે રહીએ કામ પર જઈએ કોઈ દેખાડો નહીં એટલે જે વખતે જે શીખી આવી તેમાં જ મનને રાખ તો શાંતિ જ રહે જે જે સ્થિતિ આવી હોય તે સ્થિતિમાં આપણે એડજસ્ટ થઈ જવું એમ છે મને સ્થિર ના આવે તમને હેરાન ના કરે ગાડી હા હોય હા બહુ હોય ને એના જેવું ગાંધી હાવ તમે લોકો કોને શું થાય તમને વધારે કહો છો લોકો ગાંધી હવામાં ગાય એવું હોય તો શું થાય એમ શાંતિ જમતી વખતે તમારી હારી છે ઘરને કઈ ડર નડે આ તરફ કેરી છે અને સુઈ ગયા એટલે કઈ ગયા બહાર ફરવા નહીં જવાનું કઈ જવું છે ફરવા ગયા મનની વાત કરે આરામ કરતા હોય તો પણ આરામ નિરાશ નથી કરતા મુંબઈના મુંબઈના મુંબઈના પંચાણું ટકા લોકો અફીસમાં જાય છે જમતી વખતે અફીસમાં ગયેલા ભાઈ જમતા જમતા જમવાની વાત જમતી વખત ઓફિસમાં ગયેલા ભાઈ તે હતો જ નહીં આગળ નહીં બહુ ચંચળ છે એટલે શું એક જ આપે તો બહુ પડે જીત થતી હતી થાય સાંભળું છું કે સાંભળું છું તમારી ખરું બહુ બેવકૂફ ના થશે બે હાથે ગમે તો બેવકૂફ ના થપે બેવકૂફ ના એક પછી એક એક પછી એક એક આગળ એક પછી એક કદાચ પેલા ઘેર ઉભરતા નથી એટલી મન મન શું થાય છે મન ઉભરતો ફળ શાંતિ નું શાંત ફળ છે તારે કેરી જેવું આમ બધું રસ હોય ભજીયા હોય બધી બધું આમ રસોઈ સારી હોય ત્યારે તો ચીજ ના કરવા દે મનને અને આવું કંઈક કરીએ વિચારું કંટાળ છે મને કઈ જગ જીણા છે આ એટલી સાથે એના દુકાનમાં હોય તે છોકરું ખાયા કરે છોકરું ખાયા કરે એક અમદાવાદમાં બિલવાર શેઠ હતા બહુ મંડ્યા જમવા ગયો હતો તમારે કઈ દર્શન કરવું હાથ ના એવું નથી દાદાજી આ પહોંચી તો જમતા નથી પહોંચો નથી ભાઈ પાંત્રીસ ને જમતા જમો છો <laughs> ના તો મારું જતું રહે ખરું કે છે અને તમારી હિતને માટે કે છે કે હિતને માટે કે છે નહીં પછી અક્ષર કઈ જોવાની તમારે તો હું કઈ ગોદા પણ કઈ કઈ કઈ પાપ થયો થાય છે પાપ નો પેલો સહી થાય ત્યારે સારું આખો દાડો પાપ પાપ પાપ પાપ કઈ સીધું કઈ સીધું રખડ કર્યા કરે પત્રી પાસે પછી પૂછ્યું કે આ ચારા સજ્યા એ મને ખબર નથી સત વર્ષ કઈ જાત તો માણસ તો ખબર નથી સાહેબ મને કહે છે મારું આ સારી આશા પહેલા તો મારું ચીજ છે તો કાઢવા જતું રહેશે બિલમાં સાડા પાંચ મિનિટ અને આ થાળી બિલકુલ નજીક છે તો પેલા મોનો નિવેડે લાવો પછી જ આવો બધું નજીક છે નિવેડે પછી કહ્યું રોજ ની છે તમે આનું પરિણામ શું આવે કહી દઉં મારે કે દાદા બહુ ખાસ કર્યું ચીકને રાખીને જમવું એ હાથ તેની તૈયારી કરી રાખો ચીકને અક્ષર રાખીને શું કહું ચીકને ચીકને અક્ષર રાખીને ચિત્તને આપણને બીજે ક્યાં એને અક્ષર કેમ લગાય ખોરાક પતે ને એ બધું જ થઈ જાય શું થાય પછી મેઘ બની જાય તમે તો ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટ રાખવાની જરૂર નહીં હાસ્પિટલ જરૂર જ રાખવું જોઈએ એમ કે પ્રેઝન્ટ જ રાખવું માઇન્ડ ના રેતરો તો નથી ચિત્ત એબસેન્ટ ના મન ભટકવા જાય ભટકવા મન તો મન તો સગવડ બહાર નીકળે ને કોઈ નહીં એટલે મારું મન ભટકવા ત્રણ ધ્યાય બધે ફરી આવે તમારે બધા નહીં જતું ઘણી વાર જાય ઘણી વાર ઘણી વાર જાય છે એ તો ધરતી કરે છે બીજી વાત ચાલે રહે કઈ અત્યારે તમે કીધું નહીં પણ ધ્યાન રાખો ધરતી વખતે કોણ જોખમ છે જમતી વખતે શું કરો ધરતી વખતે જોખમ વધારે કદા જોખમ તમે કરું ધરતી વખતે જોખમ તમે કરું તમે નહીં દાદા હવે જોખમ રહ્યું નથી હે હવે જોખમ રહ્યું નથી હવે જોખમ રહ્યું જ નથી ગયું સમજી ગઈ છે વાત તમને જલ્દી વાત ના કરવી ને ગધર છે માં ગંદર ગંદર થી ગધર છે હવે નથી જતું હવે નથી જતું પેલા જતું હતું મેં કહ્યું પછી કનેક્ટ કરે શરીર જીવનારે તમામ તે ચાલે નહીં આ થતું ને કઈ નહીં બોલો બધી વાત દેખાય શરીર આવે મન આવે મનની શાંતિ થાય કરી આપી જીવનમાં. એમને ડાયાબિટીસ आगे भी ऐसे हिम्मत नहीं हो रहे आंतरिक क्या होगा ये देखने का है आप बल लगा देते तो वास्तव में गुस्सा हो जाएगा तो मेरा घरे में गुस्सा नहीं आएगी और आंतरिक में क्या है वास्तव में ऐसा क्यों किया वास्तव ऐसा क्यों किया ऐसा बोलता है क्या बोलता है वो वासुदेव से तो दूध छूटा हो गया है कि की जिम्मेदारी इनकी बात नहीं है तो वासुदेव का जो प्रकृति गुण है वो बताता है हाँ, हाँ, उसकी जिम्मेदारी वो प्रकृति में जीता है इतना हो जाएगा कि खराब हो जाएगा प्रकृति में तो नहीं मिलेगा एग्जाम आ गया तो विज्ञान है तो आजकल आंतरिक आंतरिक क्लियरिंग થાય બાકી क्लियरिंग नहीं अंतर क्लियर होता है बाहर क्लियर का थोड़े थोड़े थोड़े सब क्लियर होता है अंदर क्या है अंदर चिंता नहीं उपाधि नहीं अशांति नहीं शत्रु नहीं ये मार्ग वैज्ञानिक मार्ग वैज्ञानिक है और बाह्य जो ये करते ना आचार तो आंतरिक में कुछ होता है खाली आकार अच्छा होता है अंतर क्लियर नहीं है वो बाहर दिखाव है ऐसा नहीं होना चाहिए अंतर क्लियर बाहर की कोई वैल्यू नहीं अंदर अंदर किसी की पे किसी के बारे राग नहीं लेना चाहिए किसी के बारे पेट नहीं लेना चाहिए पता नहीं कुछ लेना नहीं चाहिए अंदर कोई मार मारे ये सब अभाव ही नहीं और आत्मा प्राप्त हो जाता है आत्मा प्राप्त होता जाता है अंदर का झगड़ा अपनी प्राप्त हो जाता है बुद्धि को सिखा सकती है તો બેટર નહીં આપી અને અંદર મહેનત મહેનત ટકા માટે થાય દુઃખી ભૂલ તો हम बताएगा आपकी भूल जो होती है ना वो आप नहीं बताएंगे दुःखी भूल समझे तो भगवान को जाता है ये नहीं हो रहे मालूम पड़ जाएगा जब अ, इसका रास्ता डाउट है આત્માનો અનુભવ થવો જોઈએ શું જોઈએ અને એક બે અવતારમાં મોકલી બધું વધારે વધારે કેટલા અવતાર મોક્ષ જોઈએ છે એક બે વધારે તો નહીં એક બે ના બસ છે હા, એ તો બતાવી દીધા. હા, બતાવી દીધી है। उसके नहीं मिलता देखो बात करता है उसकी भूल तभी दिखाती है कि जब ब्लंडर ब्लंडर स्टार्ट हो जाता है जल्दी दिखाती है जब ब्लंडर स्टार्ट किया ना किया बिना हो सकती है मिस्टेक और ब्लंडर आप कैसे बोले ऐसे कोई समझ सकता है आप जो बोलेगा हम उसकी सलाह मेरे जो बात करने का आप बुझा वो सलिट सर को आप आना ही आपको ज्यादा बता देंगे वासुदेव के साथ बात करो वो बता देंगे હા ભરાય છે આ ગુનો ભરેલો ને તેનો તેનો અસર અસર પરિણામ છે પછી નવો ભરેલો શરૂ છે જાણે હવે અત્યારે જ ભરાય સારો ગ્રહ ઓછો ભરાય ઓછો ભરાય હરીવાર નું આવી ખોજી દે એક કલાક ઉદાસ કાળા કરે ઘણી વાત પછી કચરો સમજે ના કરી શું કરવાનું મને કચરો નીકળતો હતો એટલે નીકળ્યો છે તાર જોડે ભર્યું છે એટલે છે એમને તો એવું લાગે કે આ કચરો નીકળે છે ભરેલો માણસ નીકળે છે એવું જ કેતા હતા મને કોને માટે સંપૂર્ણ આજ્ઞાગ્રસ્ત આજ્ઞા કેવું કહેવાય થાય એટલે જલ્દી નીકળી જાય ને ભરેલો માલ હા અથડામણ થાય એટલે ભરેલો માલ જલ્દી નીકળી જાય એવું સમજતા હતા હે એવું જ છે ને વિચારે આજ્ઞા પાડે તેને વિચાર ના પાડે તેને વિચાર બરાબર આજ્ઞા પાડે તેને એટલી મારે તો ઊંધી બેઠી ઊંધી બેઠી રહી જાય પાંચમી છે પાંચમી આવ્યા ચાલ છે કાયદેસરનું જ્ઞાન કાયદામાં હોવું મને બધું બધાને કહી દે હા અમને બધાને કહી દો આ બધા માલ નીકળ્યા કરે છે જેમ નીકળશે ખાલી થઈ જશે કે છે પણ મને પીટ નતું થતું પછી એવું હતું કે દાદા ની હાજરીમાં નીકળે છે એટલે જલ્દી ચોખ્ખું થશે હા દાદાની હાજરીમાં કે નીકળે છે તો કે બહુ સારું કહેવાય ચોખ્ખું થઈ જાય કે જોખમદારી શું ખબર નથી ભલે કાયદા પાસ કાયદા આજ્ઞા પાડી કેવા દાખલો વિરોધ હારી પછી થી આવે યાદ એ ટાઈમે ના યાદ આવે પૈસા ભૂલી ગયા પછી યાદ આવે ઉગઈ ચાલુ એટલો કહ્યું છે બહુ કોઈ મને સંતોષ નહીં મારું કહેવાનું એ સંતોષ કરવાનું એ મંત્ર ભાવ શું રહેશે પ્રયોગ છે આમ જ હોય દુકાન બહુ છે ને ડિસિઝન જાતનું હોય તો પણ મજા ને એમાં મજા નહીં પણ લેતી વખતે જયારે લેવાઈ જાય છે ને ત્યારે એવું જ લાગે છે કે આ સાચું જ છે એમાં કોઈને પૂછવું પડે દાદા ડિસિઝન લેતા એમને કોઈને પૂછવું પડે ખરું કોને પૂછે ગમે છે બીજા દરેક ના આપે બીજા દરેક ના તો સામે વાળા લીધું એમને સાચું ના લાગે તો બીજાની સલાહ લે પણ એને એમનો સામે વાળાનું ડિસિઝન એમને સાચું ના લાગે પોતે માર ગયા એટલે એનો અર્થ જ કલા જવાનો અર્થ ડિસિઝન ના લે ત્યારે સલાહ ના લે અમને પૂછીને ચાલીએ ના એક તો પૂછવું એમ ખોટું માનવું બે રસ્તા ડિસિઝન લેવાય ને ત્યાંના સંયોગો ઉપરથી લેવાય ને એટલે પછી ખોટું જ પડે એ વખતે સંજોગો હોય એ પ્રમાણે ડિસિઝન લેવાઈ જાય છે અને એટલે વખતે સાચું જ લાગે પછી એવો ટાઈમ ગયા એટલે પોતા સમજાય કે ખોટું હતું ડિસિઝન નાખા એ ક્યાં કોઈને કયા પ્રમાણે કરવું એવું કામ કોઈ થાય જ નહીં દાદા એટલે ના ખરા એટલે ના ખરા કશું એક અક્ષર અક્ષરે હા કરવાનું અત્યારે બહુ પેપર આનંદ કરતા ગયા થોડો ચીજ પહેણ્યા હાથે આવડે ધંધે પણ એવું નથી નથી ગંદી લાગી ગયું બહુ ખોટ ગઈ અત્યારે તો ખોટ જ ખાધે ખોટ એવી કોઈ એમની જાગૃતિ માટે એમને જ આવ્યા મને દિવસ પણ એમની જાગૃતિ માટે કે તેમને એનું જીવન શું બગાડશે અને ટાટા પાસે ચોખ્ખા માણસ આવો ઓછા હોય ચોખ્ખા ચોખ્ખા બિલકુલ ચોખા એને પુરવાર થઈ ગયો એને ખાતરી થઈ ગઈ આપણી અંદર બધી ખોટી છે પુરવાર થઈ ગઈ બહુ ખોટી છે પુરવાર થાય ને તો પછી પેલા જો અગ્રહ તો અગ્રહ જોઈ એ મૂકે પછી એટેક ના થાય અને પછી સારું ભાવે સારી ઉચિત પહેરે બરોબર તો સારી રીતે એમાં રસ્તો થતો બ્રેક લાગી નથી એકસો કિલો કોલ પાડ્યા બધા <laughs> દાદા પાડી કોલ પાડે ટાઈમ જ કામ એટલે એવું કશું નહીં કાયમ આવી છે તમે આ પ્રયોગ કરજો પાસે પાસે પડી રહે હવે આજના સંજોગો એવા છે કે પડી ના રહેવા પણ કોઈને એવા અનુકૂળ સંજોગો મળ્યા મિત્રો ઔરંગાબાદ આવ્યા હતા પાસે માટે ઔરંગાબાદ હું મહિનો રહેવાનો હતો ત્યાં હું મહિનો રહીશ હા જોવા માટે પાંચ રૂપિયાની દરમિયાન ટિકિટ ખર્ચીએ છીએ ત્યાં જોવા માટે ખર્ચીએ છીએ ચોરને જોવા માટે મોટી રકમ જોઈએ જોવા માટે મોટી જોવા ને તો ભાગી જાય ને દેખાય જ નહીં દેખાય જ એટલે લોકો આપડે કહેતા ને લૂંટાયા લૂંટાયા પણ જો કેવો સંતોષ લીધો ગુજરાતી પ્રજા ચોર તો દીખા કે ચોર તો દીખા લૂંટાયા દોડધામ કર્યા કરતા દિલાલથી રોજ દોડધામ કર્યા કરતા કઈ મોડામાં મજા આવે નહીં પાકડ જગત આપતી ગરીબ છે ગરીબ છે ગયા અમે જોણીએ જ છે ને તાકાત તો ગરીબ થઈ ગઈ એમનું જાણવું ના આમ પૂછે ગરી એટલે શું તું શું ગઈ શું વર્ણન કરે શું વર્ણન કરે ગરી છે ઉપર પણ ગરી એટલે શું એ તો મને અનુભવ નહીં ને શું છે ખબર નહીં ત્યાર પછી એનો અર્થ શું ગરી ગરી ગાય કરું શું દાડો કર્યો છતાં તેનાથી આ પધારો ગોળીઓ ફર્યા કરે બંધ નહીં કરો બેન રોજે દાબડા છોડે ત્યાં હોય રોજે દાબડા છોડે ત્યારે ત્યાં જ હોય જણે મનમાં એમ જણે તો દિલ્હી સુધી પહોંચે ગોળ એમાં દિલ્હી વચ્ચે કરે મારે કરે હિન્દુ મુંબઈ વચ્ચે કરે માર્યા કરે પ્રયત્ન બધો કે કે આખા ચિંતા લઈને ઘેર આવ્યો અને પેલા ચિંતા નહી કોળવું પડે ને એને ચિંતા નહી દાબડા બાંધી ગોળ ફરે તો ચિંતા નહીં એને ચિંતા નહીં રાજુ નહીં ગાંધી નું ભરે તે આખો ફરે તેમાં પ્રગતિ નહીં શું અને ગાંધી છે એક ગાડી સ્કૂલ થઈ ને એને ખોળ નું આવડું ઢેકું પેલું ફ્રી ઓફ આપે મૂળ જે માલિક માલિક આપે પેલા ભરત ના પડે છે બળદ આપડા આપડા ગોણીઓ વાળાને વધવા નથી બપોરા પડવાનું દુઃખ પડે આટલું પેલા ખોટ નકામી જાય છે આપણું મન પણ નકામી જાય પેલા અનુબળ પણ નકામી જાય આપણું મન પણ વ્યથા જાય છે અલેખે જાય છે